દેવોને પણ દુઃખ દેવ લોકોને બાળપણ નહીં માના પેટે જન્મવાનું નહીં એ બધા દુઃખો નહીં બાળપણનાએ દુઃખો નહીં એમને સંડાસ જવાનું નહીં એમને તો વૈરાગ્ય આવે એવા સાધનો જ નહીં એમને તો જન્મતાની સાથે જુવાની ને મરવાનું પણ જુવાનીમાં જ તો પછી એમને કયા દુઃખો હશે દેવલોકોમાં સ્પર્ધાના બહુ દુઃખો છે આના કરતાં આ મોટો ને આના કરતાં આ મોટો એમ સ્પર્ધાથી રાગદ્વેષ થાય એમનું બહુ દુઃખ લાગ્યા કરે તેમને એથી તો એમને પણ જ્ઞાની પુરુષ ક્યારે મળે એવી ઈચ્છા થાય પણ એમનું મૃત્યુ અધવચ્ચે થાય નહીં અધવચ્ચે આયુષ્ય તૂટે નહીં એમને ત્યાં ઇન્દ્રિય સુખો ભરપટ્ટે છે છતાંય ત્યાં એમને જેલ જેવું લાગે છે ત્યાંય અજંપા કઢાપાના દુઃખો છે